What is the creator of the Kumbhaku? થઈ ગયો છું હવે કંઈક મને કંઈક બહાર કાઢો આ દશામાંથી મને બહાર કાઢો એવું મહિના સુધી કરો કોઈ બોલે નહીં ને આબુદાર માણસો અને હોય તો એકલો બોલીશ બાકી કોઈ નહીં કરતા અરે અમે આવું અમે પણ જોડે બોલવા મદદ જ મારી આબુદાર પણ કોની છે આવું કોઈ નીકળી છે આબુદાર જોયો આ દુષ્મ કાળમાં કોઈ આદુદાર જોયો ગાયો બેસે આ લોકો કરે ના કરે અઢાર ગાયો બીવી હોય તો આ લોકો હું માકો જળ તેવું બોલે નહીં શું ફેર છે પોતાની ભૂલ કબૂલ કરવી નથી એને ગાયો બેઠી હોય ના બોલે બોલે બોલે માણસ ના બોલે શું ફેર છે ગાયો ક્યાં મારી પેલી પકડી લેવાના લોકો તો કહે સાધુ થઈને આવું એટલા માટે તો લોકોમાં એમ થાય ને કે આ લોકો એવું કે છે કે આ સાધુ થઈને આ જયારે ગાયો તો કઈ એવું મૂલ્યાંકન કરવાના નથી હા લોકો જુએ ને તો લોકો દીકરી દીકરીઓ કરીએ ત્યારે મસ્કરીઓ કરે કોઈ એ વર્ગ કરે જાય તો જાય હા ગાયો એ તો મારા જપે જો જાય તમને કહ્યું ગાયો પાસે કરો કરે લોકો પાસે પાસે કરેલો હું શું કરું એવું નથી કેતા પણ લોકો પાસે જો કરીએ તો ટીખડી પણ જાય તો એમ કે આ પાકા પણ જાય બધા એમાં એક તો અપવાદ અપવાદ નહીં બધા એ હરકાર અને બીજા તીર્થંકર ના છે તેવી તીર્થંકૃતિ ના તે બધા છે તે વિચક્ષણ હોય છે કેવા હોય છે વિચક્ષણ વિચક્ષણ એટલે ગુજરાતી શું થાય અર્થ શું થાય ઓચાળા શિયાળ જેવા હા શિયાળ શિયાળ વિચક્ષણ એટલે વિચારે ક્ષણે વિચાર આ શું થયું આ શું થયું આ દોષ બેઠો આ દોષ આત્મદ્રોહ ભારે ભારે એટલે તરત જ પ્રતિક્રમ કરે એટલે શૂટ ઓન ટાઈટ કરે શું કરે બોલો બોલો ને shoot on tight shoot on tight કરે તો જાય નીચે કોઈ થતા છે બાર મિનિટ ભેગા કરીને આપણે અહીંયા ગોરી કરીએ એટલે રિજેક્શન હતા અને ભગવાન મારી ના વક્ર ને જળ પેલા તીર્થંકર ના ભોળા ને જળ હતા ભોળા અને જળ આ ઘોરાના જળ એટલે કેવા તમને કહું કેવા ભગવાન બેઠા હોય વિષ્ણુદેવ ભગવાન અને નમસ્કાર સાષ્ટાંગ નમસ્કાર સાષ્ટાંગ આઠે અડે આઠ અંગ ને અડે એ નમસ્કાર કરતા હોય પેલા કપડા બપડા નો રિવાજ નતો ને તે નમસ્કાર કરતા હોય પછી ભગવાન કે હું થોડી વાર જઈને આવું છું જરા એટલે રાતે સાડા આઠ વાગે ભગવાન બહાર નીકળ્યા છે ને થોડી વાર એને આવું છું તે બીજા બીજા બીજા જોડેલા રૂમમાં જવાનું હતું ત્યારે આ લોકો હે પછી ભગવાન ત્યાં મળ્યું નહીં ચાર પાંચ કલાક એમ કરતા કરતા હવા થઈ ગયું સવાર સુધી ભગવાન આવ્યા ને ત્યારે કચરાયા જ કરતા રાજન બેસી ગયા ના નમસ્કાર કર્યા જ કરતા ભોળા ભોળા વિચારા ભગવાન કહી ગયા ઊંઘ મૂંગ્યા કશું નહીં કશું ગયા ભોળા બસ જળ જળ એને વિચારશે વિચાર્યા વગર કે ભગવાન આટલા હવે કોઈ છે એવો વિચાર વિચાર નહીં અને પછી આટલા કેવા છે વાપરે જડ ત્યારે મહાવીર કે છે હા નમસ્કાર કર્યા કરજો હું આવું છું આપણે તે પછી મહાવીર બહાર નીકળ્યા પછી તરત જ એકદમ કે છે દાદા ભગવાન ના શિષ્યો કેવા ભાઈ દાદા ભગવાન ના શિષ્યો કેવા દાદા ભગવાન ના શિષ્યો કેવા આ હું ચક્રમ છું બધા ચક્રમ વ્યવહાર વ્યવહારમાં વ્યવહારમાં વ્યવહાર નિશ્ચયમાં પ્રકરણ થઈ ગયા કાલ વાકાત હતા જ એનો બે મત જ નહીં આવો આવો જો ને આવો આવો કઈ છે વાકા પડું ને આવો અક્રમ આવ્યું છે ક્યાંથી આવ્યું અક્રમ આવ્યું ચક્રમ અને અક્રમ વિક્રમ ગયું ઉત્પન્ન વિક્રમ ની ટોચ પર બેઠું થોડા ક્રેક છે આ બધા કેવા એટલે આ વેટિંગ કરવા મળી મેં હેડમાં ક્રેક કરા <laughs> ચાલે જ નહીં બધી નાખી દેવું પડે ચોકમાં ને એટલે વાંકા જળ મારે કેવું પડે હું વાંકો જળ છે તને કઈ નવો માલ નહીં પણ આમાંથી આ નીકળ્યો માલ પણ બહુ ઊંચો માલ નીકળ્યો જબરદસ્ત ઊંચો જે બે કલાકમાં મુક્તિ આપે છે મોક્ષ આપે છે અને લોકોએ જોયો હોય મોક્ષ મોક્ષ ચાખ્યો ને અનુભવ્યો લોકોએ પણ અત્યારે તું કર્યા કોકરે કડક કહી દે ને જતો રે બાજુ મારે બહુ ડાયું રહેવું પડે એમ નહીં હું મારું શું શું શું નુકસાન થશે તેનું વિચાર નહીં વક્રતા છે જે ગજબની વસ્તુ મળી છે શું વસ્તુ છે ક્યારેય પણ પ્રાપ્ત ના થઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે પણ જોઈ દે થોડા બધા એવું ના કરે પણ અમુક માણસ એવા પાછા કરા ભાગ્ય કાચું પડ્યું હોય એવું બને ને એવાનું ભાગ્ય કાચું પડ્યું હોય જ આવું બને ને કે જ્ઞાની પુરુષ મળ્યો અને એને સુધરવાનું તો બદલે જતો રહ્યો ના એ ભાગ્ય કાચું પડતા આવું બને પણ ભાગ્ય બનતા સુધી કાચું ના પડે એના માટે આપણે સાવચેતી રાખવી જોઈએ કોઈ જતો રહે એનો પોતાને નથી એટલે હાથી હાથી હાથી બાળક જે બાળકો જોડે કામ કરે ને એ બાળકો જોડે કામ લેવું પડે તમે ખબર પડે ને fake news. Ah, સત્યાવીસ આઠ ત્યાંસી મહાત્મા રસિકભાઈ પટેલને ત્યાં બરોડા સવાલ ચાલુ કરે ચાલુ થઈ ગયું અનુભવ નહીં એટલે ખબર ના પડે જેમ ભૌતિક દુઃખો વધારે તેમ ચિંતા ઉપાધિ બહુ કાઉન્ટર વેટ છે આ બાજુ આ ભૌતિક સુખો ની બાજુ આ એની માવજત કરવાની ને માવજત નહીં કરવાની તબ પાંચસો રૂપિયા તમને રાખો ગામમાં માવજત કરવી પડે ને આવતું હોય આ બાજુ કે ક્યાં કોણ તમે આત્મા ભરો અહીંયા અમે જ્ઞાન આપ્યું ને આત્મા ભરો સુખી બીજો કોઈ સુખી ના હોય આ સનાતન સુખ પેલું કલ્પિત સુખ કેવું ઈશ્વરની શક્તિ અવતારમાં અવતરવાની શક્તિ દેવમાં દેવ દેવની શક્તિ મનુષ્યમાં મનુષ્યની શક્તિ જીવ માં આક્રમ સાચો હશે પેલો ક્રમ હોય છે પેલો ડાવી પછી આ મનુષ્યમાં આવ્યા પછી મનુષ્યમાંથી બધું દેવ દેવ નરકથી ગણપતિ બધું મોક્ષ બધા એથી ગયેલા છે આ મનુષ્યથી એટલી જ કર્મ બંધાવે એટલે કોઈ કઈ કર્મ બંધવાની શીખ્યા નથી આ ગાયો ભેંસો બધું દેખાય છે એમને કર્મ બંધાય નહીં એ કૂકને મારી નાખે વાઘ વાઘ બકરીને મારે અને કર્મ બંધાય નહીં છૂટાય નહીં ને છૂટાય ને છૂટાય કર્મ છૂટાય ને વાઘ ને બકરી ને કર્મ બંધાય નહી તો પછી એમનાથી છૂટાય નહીં ને ના એ છૂટે છે વાઘ બકરીને ખાઈ જાય છે અને બકરી ખવાઈ જાય છે એટલે એવું છૂટે છે એ કર્મથી છૂટી ગયા એ બધા છૂટવા હાલ ગયા બંધેલા બંધેલા એટલે શું એને દેવું થઈ ગયું કે દેવું વાળવા મરતા ગયા છે દેવું વળી જશે પછી અને ઊંચી ગતિમાં જાય છે તે ધમા રકમ થઈ ગઈ તે જમા ને પૂરું ભોગવી દેશે રકમ પછી અહીં આવશે એટલે વાઘ બકરીને ખાય છે તો બેવ છૂટે છે બકરીએ છૂટે છે વાઘે છૂટે છે બિલાડી ઉંદરે ખાય છે ઉંદર છૂટે છે બિલાડી બેવ છૂટે છે એક હિસાબે કોઈ ખૂન કરે તો ખૂન કરનાર ને ખૂની બેવ છૂટે ના માણસો નહીં માણસો માણસ એકલા જ બંધાય માણસ જે ક્રિયા કરે એની પાછી બંધાય એક માણસ તો એકલા જ કર્મ બાંધી શકે છે બીજા કોઈ બાંધી શકતા નથી દેવ દેવ લોકો બાંધી શકતા નથી દેવ લોકો છૂટા કરે છે ભોગવીને છૂટા થાય ભોગવીને છૂટા થાય આ છૂટા થાય છે ને બંધાય બે થાય છે ભોગવે છે પાછલો કર્મ ભોગવે છે અને નવા પાછો ઉભો કરે છે આ જાનવર બાંધવ બધું પાંચ લાખ ભોગવવાનું એટલું એટલે ગાયો કઈ મંસાર ના કરે છે કે ફૂલ બંધાય નહીં અને પેલા મંસાર કરે ત્યારે પાપ બંધાય નહીં બધું ચાલ્યા કરે છે ફૂલ પાપ કરનારો હોય તો આ એટલા જ આ નિરાશ લીધો નિરાશ લીધો જોયેલા તમે જો ને જગ્યાએ બેહવાની હતા ને એક જગ્યા પર ચડી બેઠેલું બીજો અત્યારે બેહાતો કેટલા હેરાન કરે છે હા ક્વોલિટી નિરાશી અને એમાં કર્મ બોધે છે ખરાબ કર્મો બોધે પોતાનું હોય ખાવું પીવું અને ભગવાન કઈ ના નથી પાડી વિષય એના ભોગવો વિષય નહીં કહેવું વિષય ભોગવો પણ તમારા હકના હકની બહાર નહીં હકની બહાર ગયા ગાય બધી અને આ જાનવરો તો તમારા ખેતર ખેતરમાં ખાઈ જાય એનો વધો નહીં ખાય ઘણું તમે લાગવા મારો ખરા લાગવા નથી મુક્તા લોકો મુક્તાત્મા તરીકે માનતા આવ્યા છે હાલમાં તેમની હાજરી દેતી નથી તો તેમના મુક્તાત્મા તેમના મુમુક્ષને પ્રેરણા બળ આપી શકે ખરો કે પરમાનંદજી થઈ ગયા હોવાથી આ પ્રકરણનો અંત આવી જાય છે આવું પછી તેની યાદ બધા લોકો માને છે એ ધન પુરુષો થઈ ગયા એવું સંત પુરુષો એને પુણ્ય કલ્પ જ્યાં છે કઈ સારી ગતિ મજા આવ્યા દેવ ગતિ એને લોકોના હિતને માટે જ કામ કર્યું છે કોના માટે કર્યું છે લોકોના હિત હવે મુક્ત ક્યારે થાય કે જ્ઞાન થાય જનક વિજય જેવું રામચંદ્રજી જેવું કૃષ્ણ જેવું કાર્ય થાય મુક્ત મુક્ત થાય મુક્ત તો હેરી વસ્તુ લાખો અવતાર થશે મુક્ત એ હેરી પણ મોટા મોટા માણસ મોટા સંતો દેવગતિમાં સારા વૈભવ ભોગવ છે ફરી પાછા નહીં આવશે ફરી પાછા આવા કામ કરશે આગળ વધતા જશે પહેલી વસ્તુ નથી એટલે મુમુક્ષને પ્રેરણા બળ આપી શકે એમના મુક્તાત્મા મુક્તાત્મા તો હોય તો પ્રેરણા આપે જ નહીં એ છૂટા થઈ ગયા પણ અહીં છે માટે પ્રેરણા આપે અહીં છે કોઈ જગ્યાએ આ પ્રકરણનો અંત આવી જાય છે એટલે જો પરમાનંદી થઈ ગયા હોય તો પછી મળે જ નહીં ને એમ જો પરમાનંદી થઈ ગયા હોય તો પછી પ્રેરણા મળે જ નહીં ને હા પરમાનંદી પરમાનંદી થવું હેલું નથી આ આ કાળમાં પચીસો વર્ષમાં બે જ માણસ થયા આ પચીસો છેલ્લા પચીસો એ હેલી વસ્તુ નથી આ તો બધા આપણે લોકો પોતાના ગુરુ દરેક એમ છે અમારા અરવિંદ આવાતા ફણ આવાતા ફણ આવાતા રામકૃષ્ણ હું આવાતા છે પણ એ અવખોની ભાષા બાળકો બાળકો જેમ કે બાળકે કહીએ એટલે જોયો તો તેમ ત્યાં કેવડો મોટો હતો આવડો મોટો જો આવડો મોટો દરિયો આવું કોઈ કે નથી કયા બે પુરુષ પૂછે અંધારું એકાગ્રતા સાધવા માટે જરૂર છે અજ્ઞાનતા પણ આત્માની સાધના માટે ઉપયોગી થઈ ના શકે આ અજ્ઞાન થતી આત્માની સાધના થાય છે અજ્ઞાન થી પાપ વધે છે અને પાપ વધે છે ત્યાંના મનના ફરે છે કે હવે હા મોક્ષે જવું છે પાપ જ ના બધો હોય ને તો ભાવ જ ના ફરે એટલે અજ્ઞાનતા બહુ જરૂર જે મોક્ષે ગયા ને તે નરકે જાય ત્યાર પછી મોક્ષે જાય એમ તેમ જાય નહીં અહીંથી નરકે જાય તારે પછી નક્કી કરે કે હવે ફરી આવું તેવું બધું કરવું નથી એટલે આ બધા મોટા મોટા માણસો બધા નરકે જવાય અને આ બધા આપણા સંતો વિચાર નર્ક જોવા નહીં નર્કમાં જોવા નહીં એ તો અહીં નહીં અહીં જે બધી બધા આવે આવે કારણ કે ઈશ્વરી સર્જના માત્ર એકબીજાને બધેગા શ્રેષ્ઠ સર્જના મદદગાર નથી પણ કર્મને કર્મથી બંધેલા છે એટલે મદદગાર જેવું જ કહેવાય મદદગાર જેવું કહેવાય એટલે મા મા છોકરાને ધવડાવે છે તે છોકરામાં ભગવાન લેલા હોવાથી એ મા બાપને ખાવાનું મળે છે મંસાહાર કરતા હોય તો એમને મળી આવે કારણ છોકરામાં ભગવાન હોય છે અને છોકરાને મોટું કરે છે એટલે એટલું એટલું કામ ભગવાનનું કરે છે તો એમને ખાવા મળે તમે સમજો ને હવે બધી મોંચાર કરતા હોય દરિયામાં નાખે કરે પોસિબલ પડી આવે એટલે ખોટું કરે તે ઉપર જોવાનું નથી એ શું સારું કરે છે એ જોવાનું છે છોકરો મોટો કરે ને આ છોકરો મોટી કરતા હોય છતાંય ભગવાન ગુણમાં નથી <laughs> નામ પરથી તમામ રિદ્ધિ સ્થિતિ મળે છે તેવા સાચી છે નામ સમજથી રિદ્ધિ સ્થિતિ ના મળે પણ થોડી રિદ્ધિ મળે છે સિદ્ધિ તો હોય નહીં પણ થોડી થોડી રિદ્ધિ એટલે શું કે નામ પણ કરે એટલો વખત સંસારમાં કોઈનું નુકસાન કરતો અટક્યો કોઈની નિંદા કરતો અટક્યો કે કોઈનો નુકસાન કરતો અટક્યો એટલે એટલો વખત અટક્યો અને નામ થોડું એકાગ્રતા રહે એકાગ્રતા રહે છે શાંતિ આનંદ થાય પણ અને એટલે એને થોડું લાભ પુણ્ય બંધાય પુણ્યથી રીતિ એટલે શું સંસારમાં આપણી જરૂરિયાતો વધવા મળી એમનો વૃદ્ધિ આપણી જરૂરિયાતો આપણે હોય જરૂરિયાત એના કરતા વધે એમ નમ્રિતિ કહેવાય શું કહેવાય આપણું તો આ કોઈ મોટો માણસને બહુ જરૂરિયાત કરતાં બહુ વધેલું હોય એ લોકોને જમાડે ને કરે આમ તેમને મદદ કરે ને અમૃદ્ધિ નવૃત્તિ કહેવાય અને સિદ્ધિ એ વસ્તુ જુદી સિદ્ધિ ક્યાં સિદ્ધિ શેનાથી મળે સિદ્ધિ તો આ યોગ્ય બધી પ્રાપ્ત કરી શકે વટાવાની સિદ્ધિ અને જ્ઞાનીઓની સિદ્ધિ હોય વટાવે નહીં સિદ્ધિ બહુ મોટી હોય જ્ઞાની પણ એ વટાવે નહીં યોગ્ય વટાઈ ખાય યોગ્ય સિદ્ધિ ઊભી થાય કારણ કે યોગ કરી અને બીજા વર્ષથી જતા નથી આ યોગ કરીને એનો લાભ એમાં સિદ્ધિ ઉત્પન્ન થાય વચન ચિત્તી ઉભી થાય બીજી ચિત્તી ઉભી થાય શું અમારી મનને મનને કોઈક માણસને મન વચ કરી દે શું એ બધી કઈ કઈ ચીજો ઉભી થઈ જ્ઞાનને સ્થિર કરવા શું સાધન કરવું પડે જ્ઞાનને સ્થિર કરવા માટે શું સાધન કરવું પડે સાધન કરવાનું ના હોય જ્ઞાનને સ્થિર કરવા સમજવાની પડે કરવું પડે તો સ્થિર ના થાય કરવું પડે તો સહજતાથી ના થાય સમજવું પડે તો સ્થિર થાય પછી આપવાનો પરોક્ષ અને અપરોક્ષ દર્શન કેવી રીતે થાય આપવાને અપરોક્ષ દર્શન તમે કર્યા છે પણ હવે તે નથી ત્યારે જશો ને જોડે અહીંયા આવો જાઓ તો એ વાત સમજાય તમને અહિંસા ધર્મ કેવો કેવો દ્રષ્ટિ ધર્મ કેવો છે અને હિંસા એ આત્મા વિભાવ છે પણ ખરેખર સ્વભાવ નથી આ મય અંદર કાયમ માટે રહેનારા સ્વભાવ નો આ કારણ કે એવું તો ગણવા બધા બહુ સ્વભાવ હોય બધા બધા દ્વંદ્વો છે તે ત્યારે અહિંસામય વ્યાપક પ્રચાર કરવામાં વધુ સમય લાગતો હોય વધુ સમય ઘણો સમય થાય તો એના પ્રચાર થાય પૂરેપૂરો કારણ સ્વભાવથી સંસાર એટલે શું હિંસાત્મક વલણ એટલે ના દેખાય હિન્દુસ્તાનમાં થોડું હિંસા પાડવાની મતલબ તૈયાર થાય હિંસા સમજે જ નહીં ને લોકો કાયદો કરુણા ને કતલ આ ત્રણેય સાથે ચાલે ચાલે ત્યારે અંધાર સુધી નથી ચલાય કે ઓછી થાય કરુણા ને કતલ બે હાથે ના હોય કેમ જોયેલું કરુણા ને કતલ બે હાથે હોય નહી અને કરુણા માણસમાં હોય નહીં કરુણા દયા હોય કરુણા આ કતલ થઈ એ મોટા મોટી અંદાજની છે ગુસ્સાવાળો પરિસ્થિતિ આજની જે રાજકીય પરિસ્થિતિ છે દેશની કે આના અનુરૂપ થઈ ગઈ છે કે છે રાજકીય પરિસ્થિતિ આજની દેશની એક બાજુ અહિંસા ની વાત કરે અને એક બાજુ લશ્કર રાખે ને ગોળીબાર કરે છે કે છે બધી રાજકીય વ્યવસ્થા છે કોને ગોળીબાર કરે છે લોકો ઉપર આ લોકો કઈ ટોળા ઉપર ગોળીબાર કરે ને પોલીસો એક બાજુ ગોળીબાર કરે છે એક બાજુ અહિંસા સરકાર કરવાનું કે છે એક બાજુ લશ્કર રાખે છે કે છે હા પણ એકલી અહિંસા કોને કહેવાય એકલી અહિંસા એકલી અહિંસા તો અહીં રખાય જ ગોળીબાર જોડે જોઈએ એટલી અહિંસા તો અહીં કરીએ ને તો પોલીસ ફળ ઉઠાવી દેવા પડે પ્રભાકર પૂછે છે કે ગોળીબાર અહિંસક માણસો ઉપર કરે છે ગોળીબાર સરકાર અહિંસક માણસો ઉપર કરે છે અહિંસક માણસ માણસ પર ગોળીબાર થાય નહીં કોઈ કરવો હોય તો અહિંસક જે છે ને એને એક હો બાજુથી ગોળી ભરે નહીં તો એ પેલા ગાળ દોરી અડે નહીં આ તો હિંસકો ન અડે ત્યારે સ્વભાવ છે દરેક વસ્તુમાં એટલે આ ગોળીઓ એક બાજુ હોય એક બાજુ અહિંસા અહિંસા રહી શકે નહીં તો અહિંસા આ દાવી ડૂબી રાખવી પડે છે કેવી પરવાણે પડાવી પડે છે નહીં તો આ સંસાર તો ડૂબી લે મારી નાખેલું એક ઘણી વાર તો છૂટું મૂકવામાં આવે ને આ તો આપણે તો આખો ગોળી ફોણા છે નહીં તો અહીં બેવાય ના બીજા લોટા ઉડી જાય હારા હારા ચેતિયા હું કદાચ લોટા ઉડી જાય કારણ કે એક તો કયું છે મન બગડી ગયેલું છે જાત જાતના વ્યસની થઈ ગયા છે એટલે શું ના કરે અત્યારે જોકે હવે કાયદો આ કાળ ફેરવે છે અને સારો હવે કાળ ફેરવી રહ્યું છે બધું અને બહુ સરસ તમે કાળ જોશો તમે જાતે ખૂબ જોશો બધું સરકાર તો થઈ નિમિત્ત છે સરકાર તો આપણું પ્રતિક છે સરકાર બી ભૂમિકા નથી આપણે જ ગુનેગાર આપણું પ્રતિક આપણે હરિસાબ જોઈએ તેમાં બેડો હરિસાબ બેઠો રહેલા તે દેખાય છે કે આપણે બે છે હા આપણું બેડર પણ છે ગવર્મેન્ટ તો એવી આવે ખરેખર આવે ગવર્મેન્ટ આખી દુનિયા ખુશ થઈ જાય પણ આપણે બેડર લોકો છે આ એટલે આ બહેને ઇન્દિરાને હાથથી વાત કરે છે અને કામરાજ કામરાજ ના મળ્યા હોત કામરાજે જો દવા ના રાખી હોત તો આ ભાઈ આખા વર્ગનું કલ્યાણ કરી નાખે પણ કામરાજે દવા નાખી ત્યાંથી ઝેરી થઈ ગઈ હું ક્વીન મેકર છું કે છે પેલી ચંપે ચડી પછી બરોબર આખી રીત ખાનદાર કરી હતી એ છોકરી તેને જો હાથે આવત ને તો બધું રાખે પડે પણ જો કાગડા જે ગોળીબાર કરી ને બધા દવામાં તેથી આ દશા બેઠી અને આપણે આપણા જ વાંકા એનો શું કાગડા તો શું વાંકા જ આપણા કોના વાંકા આપણા જ આપણા હા વાંકા આપણા હવ ને ઘેર બહુ આરી આવે ને આપણે ઘેર ખોટ ખોટી કેમ આવે બધું આપણે આપણે ચોખ્ખા તો બધું જ ચોખ્ખું તમે જે માગો એ મળે ચોખ્ખા આપણે હોવા ગાંધી સાહિત્ય આજે જૂનું થઈ ગયેલું નથી લાગતું એટલે ગયું ગાંધી સાહિત્ય આજ ગયું વાંધ પણ આ મહારાષ્ટ્રમાં તો બધા હોય હોય ટકા ધોઈ ડૂબી મજૂરો મજૂરો બધા ધોઈ ડૂબી એ ધોઈ ડૂબી ના હોતા જતા બે સારું છે મોદીજી કેટલીક વસ્તુ ગાલી દીધી અરે ખાલી પહેરી ગઈ છે ખાલી નહીં નીકળી નહીં જાય ખાલી જોર કરશું વરેજ પણ બીજું બધું થાય તો ઉડી ગયા લોકો ખાઈ ગયા વગાડ પી ગયા વગાડ પી ગયા કુદરત ઉચેલા છે કુદરત ઊંચે રહી છે જોઈએ તો પણ અહીંયા આવજો માટે પાસે છોકરા મોકલજો ને અહિંસા પાડતા હતા તો એમનું ખૂન કેમ થયું હમણાં પ્રભાકરભાઈએ કહ્યું ને કે અહિંસક ઉપર ગોળીબાર નથી થતો અહિંસક કોને કહેવાય છે કે કોઈના કચામાં હાથ ગાળે નહીં એનું નામ અહિંસક એકને કે છે કે આપો આ નટારા છે ભલે નટારા હોય તો વધારે આપો એમ કે એટલે આ વારો વાદર પક્ષવાને ખોટું લાગે કે કેમ મરી મારી નાખવાના આપણને ખાઈ જવાના કરી એટલે પેલા પાકિસ્તાન વાળાનું વધારે આપવાનું કહ્યું ને તેનો આ આ રૂપિયા તે હિંસા કહેવાય એમાં પડાય નહીં આ ન્યાય જ ના કરાય અહિંસક જે છે તે ન્યાય જ ના કરાય ન્યાય કરે છે તે અહિંસા એટલે આ વધારે કહ્યું ને તેનું આ થયું એના બધું કઈ આ થયું હતું બાકી એ તો શેના માટે કહ્યું કે જો તમે સંપૂર્ણ અહિંસા પાડો તો તમારી પર કોઈ ગોળી છોડી શકે એમ નથી સંપૂર્ણ આ સંપૂર્ણ અહિંસા એટલે બોલાય પણ નહીં શબ્દ મળે અને બોલો તો અમુક જ શબ્દો બોલાય બીજા શબ્દ ના બોલાય કોના વચ્ચે પડાય નહીં બે બે પાર્ટી વચ્ચે બે પાર્ટી વચ્ચે પડ્યા એટલે એક હિંસા થઈ થોડી ગઈ થાય કે આ ગાંધીજીનો ઈરાદો સારો હતો અમને આ ખકડાટ ખોડો નથી એટલે આપણા આપણા રિવાજ પ્રબળ હતો આપણો શું રિવાજ હતો ત્યારેથી કે ડાયાને ગામ આપવાનું ગોળાને ગામ આપવું ગામ આપીએ ને તો બધું કકડાટ કાયને જીવા દે આપણને જીવા ના દે આ એક એ ન્યાય કરવા ગયા પણ આ ન્યાય આપણા હિન્દુઓ સહન કરે ને ગોળાને ભાવ આપવાનું કે નહીં છે કે ડાયર ગમ અને ગોળાને રહેવું સારું કે પૃથ્વી ઉપર પૃથ્વી પર રહેવું સારું સ્વર્ગ વાળા પૃથ્વી પર આવવા માટે પણ પૃથ્વીમાં કાયમ રહેવાનો નહીં મુકામ કરવો છે જ્યાં સારું હોય ત્યાં માણસ મુકામ ઈચ્છે જ ને હા અહીંયા આગળ સારું છે પણ ક્યાં જવું છે નક્કી કરવું જોઈએ જો અહીંયા આગળ વેપાર ચાલે છે પુણ્ય પાપ નું કંઈક સારું થાય તો પુણ્ય બંધાય કંઈક ખોટું થાય તો પાપ બંધાય તમારે જો સુખ જોઈતું હોય તો જીવ માત્ર ને સુખ આપવું જીવ માત્ર એટલે શું તમારે બોલવા હોય ગુલાબ ના જેને તો પાણી આપો ગુલાબ જીવ માત્ર ને સુખ આપો તમારે સુખ આવશે તમારે સુખ કમાવા ના હોય તો લોકો સુખ ને કમાવા નીકળ્યા શું થયું કમાવા એટલે તમારે સુખ જોઈતો સુખ આપો અને દુઃખ જોઈતો દુઃખ આપો તો તમારે તો દુઃખ આપનારા કોઈ હોય છે ખરા તેમને દુઃખ જોઈએ છે અને આપણી પણ આવે છે દુઃખ તે આપેલું છે તે આવ્યું છે મને નરે છે તે વેપાર ચોખ્ખો કરો હવે કર્યું ને શું નામ તમારું ભૈલાલભાઈ ભૈલાલભાઈ ભૈલાલભાઈ ખરેખર ભૈલાલભાઈ ખરેખર નામ તમારું નામ ભાઈ નામ પાડ્યું તમે કોણ હું ભણેલા છું પણ એ તો વાઘ આવે હું ગીરું એટલે ભય તો છે મને દુઃખ આવે તો વાઘ આવે તો હું બીવું તો ખરો જ ને ભય તો છે મને કોઈ વાઘ સામો આવે તું તો ભય બીવું તો ખરો જ ને કે છે હા ભાઈ એમ શું દાદા જ્યારથી તમે ખાઈ છે ભાઈ છે પેલું તમારું નામ કયું નામ પાડેલું પાડેલું પાડી દો ને તમે આવ્યો નહીં કોકે પાડી દો એ તમે છે તો વીટી બે જુદા ને એ મારું નામ ભૈરવી ભૈરવી તો બે જુદા મારું નામ કે છે ને બે અલગ અલગ થયા અલગ અલગ થયા બે અલગ અલગ થયા હા તમે તમે જુદા છો એટલે નામ તમારી જાતની ઓળખ નથી હું કોણ છું જાણતા નથી એટલે આપણે આ એટલે ગોળાગાડી ના હોય તો હાડી નહીં પણ ને ગ્રેજ્યુએટ બાકી તમારે શું વસ્તુ થાય તમારી તબિયત બરોબર નથી મને એવું સમજાય છે કે વેદની વેદના વેદે છે તે અંદર જે વેદક છે તે વેદે છે અને વેદકને હવે જાણીએ છીએ એ એટલે જાણનાર જ્ઞાતા દ્રષ્ટા જે છે તે વેદકને વેદના થાય છે વેદકને વેદના થાય છે તે જાણે છે અને વેદક વેદે છે અને ક્રમિક ની અંદર તો પોતે જ વેદક છે ક્રમિક ની અંદર તો આત્મા પોતે જ વેદક છે ક્રમિકમાં ક્રમિકમાં ક્રમિકમાં ક્રમિકમાં તો આત્મા પોતે વેદક છે અક્રમ ની અંદર દાદા આપે એવું કરી આપ્યું કે વેદક ને પણ જાણે છે એ છે તે પ્રજ્ઞા છે તે વેદક ને પણ જાણે અને આ વેદક છે તે વેદના વેદે છે વેદક એટલે અહંકાર કહો અહંકાર બધું આવી ગયું હા પણ અહંકાર આત્મા નહીં આત્મા નહીં આત્મા નહીં એ અહંકાર જે છે કે મારા છે મને પડે છે એટલે એ છે તેથી વેદક જાય છે વેદ કરે વેદ ને કરેલું માને છે વેદેલો શક્તિ જાણે છે પ્રજ્ઞા શક્તિ જાણે હા ઘણા કયા છે આપણા બાપા વડે પ્રજ્ઞાશક્તિ રહી જાય છે અને વેદક ભાવ આવી જાય છે તો દુઃખ વધે બીજું બીજું કશું વાંધો નહીં દુઃખ વધે પોતે તન્માકાર થાય દુઃખ વધે બરોબર એક માણસ નહીં હું અહીંયા બધા છોકરાઓને પ્રસાદ આપું છું કે પ્રેમથી પ્રસાદ આપો ત્યાં દુઃખ લાગતું નથી હા અને સહેજ એ કરીને ત્યારે આપો મોડ ને તેને અસર થાય છે એનું કારણ કે એમાં અહંકાર ભરેલો છે અહંકાર ભરેલો હા પેલા પ્રેમમાં માર ખાનાર ને અહંકાર નથી ભરેલો ને ઓમાં એને અહંકાર નહીં ભરેલો મારનાર એવું અહંકાર ની વસ્તી જ નહીં ત્યાં એટલે સારું લાગે છે એટલે આ ઓમાં જો ભરીએ વેદક માં આપણે વેદકમાં બહુ દુઃખ થાય એટલે જો જાહેર કહેવાય તો દુઃખ બિલકુલ બહુ ઓછું થઈ જાય જેમ પેલું પ્રેમનું મારવાનું એના જેવું થાય જાણવા મળે તો બરોબર એટલે દાદા આત્માના સ્વરૂપની અંદર તો વસ્તુઓ બધી ઝડકે છે ને આમ આત્માનું જે સ્વરૂપ છે દર્પણ ની માફક દર્પણ કઈ બહાર આવતું નથી જોવા માટે દર્પણ ની અંદર દ્રશ્યો બધા ઝડકે છે આમ ઝળકે છે એ જુદું છે પણ આ તો જ્ઞાયક એટલે અત્યારે જ્ઞાયકતા કોની છે કે પેલા પ્રજ્ઞા શક્તિ છે પ્રજ્ઞા હા કારણ કે કાર્યકારી છે કાર્યકારી મૂળ આત્મા કાર્યકારી શક્તિ ના હોય આ સંસાર છે તો હજી કાર્યકારી શક્તિ પ્રજ્ઞા પ્રજ્ઞા એ પ્રજ્ઞાથી કામ એ પ્રજ્ઞા બધા કાર્ય પૂરો કરી આ ટોપી પછી મોક્ષે જાય <coughs> એટલે મોક્ષ ના દરવાજા સુધી મદદ કરવા માટે આ પ્રજ્ઞા છે દરવાજા સુધી નહીં મોક્ષ માં છેદ સુધી બેસાડી દેવાનું છેદ સુધી બેસાડી દેવા હા પૂર્ણાહુતિ કર્યા મારી પ્રજ્ઞા આ સંસાર <coughs> મારી અજ્ઞા શક્તિ એ અજ્ઞા શક્તિ અને પેલી પ્રજ્ઞા શક્તિ એક આ વધુ એટલે દાદા સંસારની અંદર મદદ બુદ્ધિ કરતી હતી <coughs> સંસારની અંદર મદદ બુદ્ધિ કરતી હતી બુદ્ધિ સંસારમાં મદદ કરતી એવી રીતે આ મોક્ષ માર્ગ ની અંદર હવે બુદ્ધિ નહીં હોવાથી પ્રજ્ઞા મદદ કરે એટલે પ્રજ્ઞા એટલે આત્માનો ડાયરેક્ટ પ્રકાશ અજ્ઞાનો અજ્ઞા શબ્દ નો અર્થ જ બુદ્ધિ અજ્ઞા શબ્દ નો અર્થ જ બુદ્ધિ અર્થ જ બુદ્ધિ જે પ્રજ્ઞા નથી પણ અજ્ઞા છે જ્ઞાન છે કરો કારણ ભગવાન એને અજ્ઞાન સાથી કહ્યું કે જ્ઞાન તો છે પણ મોક્ષ માં ના રહી જાય એ જ્ઞાન મોક્ષમાં ના લઈ જાય જ્ઞાન તો છે જ અજ્ઞાન એક પ્રકાર એનું જ્ઞાન છે કે જ્ઞાન છે પણ મોક્ષ એ વિશેષ જ્ઞાન છે મોક્ષ ને કામનું નથી એ જ્ઞાન મોક્ષ માટે એને અજ્ઞાન કર્યું છે આ અપેક્ષા એને અજ્ઞાન કર્યું અજ્ઞાન કહેવાય ને આપણા બધા કેસ અજ્ઞાન કહેવાય અજ્ઞાન કહેવાય નહીં બરોબર આ અપેક્ષા પણ મોક્ષ ની અપેક્ષા મોક્ષ હેતુ ના માટે આ જ્ઞાન છે મોક્ષ હેતુ ના માટે આ જ્ઞાન <laughs> એ બુદ્ધિ ને અજ્ઞાન નો જ ગાલી બુદ્ધિના જ્ઞાનમાં ચાલે સુમતી જી તેને તેને જ્ઞાનમાં ગાલી સુમતીને જ્ઞાનમાં અને કુમતીને અજ્ઞાનમાં ગાલી સુમતી એટલે આત્મા સંબંધ સમજણ બુદ્ધિ આત્માને જાણવા સંબંધી બુદ્ધિ મતિ જ્ઞાન એટલે તૃતક જ્ઞાન સાંભળ્યું કે તૃતક જ્ઞાન વાંચ્યું બે રીતે તૃતક જ્ઞાન ઉત્પન્ન થાય સાંભળવાથી અને વાંચવાથી હવે તૃતક જ્ઞાન તમને થયું કે જ્ઞાન તેમ તેમ રહે નહીં હા પછી પૃથક્કરણ થઈ અને મતી રીતે સ્થિર થાય મતી રીતે સ્થિર થાય એમાંથી મતી સ્થિર થઈ જાય એ જે સૂચક જ્ઞાન છે મસી જ્ઞાનમાં ટ્રાન્સફોર્મેશન ફરી ફરી એ બીજાને જયારે વાત કરીએ એનું મસી જ્ઞાન પેલાનું શું પેલાનું શ્રુત જ્ઞાન થાય અહીંનું મસી જ્ઞાન ત્યાં શ્રુત થાય ત્યાં ખરે તો એટલે આમ કરતો કરતો મતી વધતી જતી મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન જ મોક્ષ નું કારણ છે મનો અધિક્રિયાને મનોપર્યને મોક્ષને કશું દેવા દેવા નથી હા આ સો ટકા થાય તો કેવું ના થાય જ્ઞાન દાદા હા શ્રુત કેવલી જે કે છે તે કોણ શ્રુત કેવલી જે કે છે એટલે જેને આ તમામ શાસ્ત્રો નું જે રહસ્ય જે રહસ્ય છે તે પોતાના બધું આવી ગયું છે ફિટ થઈ ગયું છે તમામ શાસ્ત્રોનું રહસ્ય આવી ગયું હા ફિટ થઈ ગયું ફિટ થઈ ગયું એ સ્મૃત કેલી એ સ્મૃત કેલી હા આ શ્રુત કેવલી જે છે એ સંપૂર્ણ જે કેવળ જ્ઞાન છે તેની પાસે કે તેના પાસે બાકી ઘણું હજુ ઘણું બાકી ભૂતકેલી એટલે એસી ટકા